ભગવાનનો સાક્ષાત્કાર કરે છે એ જે વાત કરી એમાં યજ્ઞ પુરુષની પ્રાપ્તિ થાય છે અધિદૈવિક એટલે કે મંત્રનું પૂજન અહીંયા જે મૂર્તિ આગળ જે બતાવ્યું સાડત્રીસમાં શ્લોકમાં એ મૂર્તિનું ની વાત બતાવીને અહીંયા મંત્રી નહીં પણ મંત્ર જે છે તે જ મૂર્તિ રૂપ છે એમ બતાવી અને તેનાથી પણ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે એવું અહીંયા આડત્રીસમાં શ્લોકમાં કહી રહ્યા અહીંયા સંપન્ન થઈ Wait, am I taking? Sharon? અમૂર્તકમમાં કીધું ને કે મંત્રમાં કહેલા કે જુદી પ્રાકૃત મૂર્તિ વિનાના યજ્ઞના પુરુષ એટલા નથી એ ન સમજાયું અમૂર્તકમ એટલે આગળથી કહ્યું ને કે મૂર્તિ મૂર્તિ છે નહીં ત્યાં મંત્ર જે છે તે જ મૂર્તિ રૂપ છે એટલે જે મંત્રનું એ કરી રહ્યા છે એ જ મૂર્તિ રૂપ છે એટલે યજ્ઞમાં હોમ વગેરે જે કરી રહ્યા છે એ ત્યાં મૂર્તિ બિરાજમાન નથી એ અગ્નિમાં જ કરી રહ્યા છે બધું જે હોમ વગેરે કરી રહ્યા છે ને તે તો એ અગ્નિમાં કરી રહ્યા છે એટલે ત્યાં તો પણ પ્રકટ તો આદિદૈવિક થાય છે પુરુષ યજ્ઞ પુરુષ એટલે યજ્ઞના પુરુષ એટલે પતિ એમ કહ્યું ને એટલે યજ્ઞ પુરુષ ત્યાં પ્રકટ થાય છે એમ મને સમજાયું પણ યજ્ઞ રૂપ જે કીધું યજ્ઞ રૂપ હરી બન્યા છે તો એ મને મતલબ ભલે ભૌતિક આધ્યાત્મિક હોય ને એ યજન કરવાથી આજે યજ્ઞ નું પ્રાકટ્ય થાય પણ જે અગ્નિની અંદર હોમ થઈ રહ્યો છે એ જ યજ્ઞ પુરુષ પોતે પણ મૂર્તિ રૂપ હા રાજા મૂર્તિ રૂપે કીધું ને કે પ્રાકૃત મૂર્તિ નથી સમજવાનું જેમાં આપણે કોઈ શેલાની કે ધાતુનું કોઈ સ્વરૂપ હોય એવો એનો તાત્પર્ય નથી પણ મંત્ર પોતે ત્યાં મૂર્તિ છે પણ એ તો વાત બરોબર છે પણ મંત્ર દ્વારા યજન જેમ કેવલ જપ થતું હોય ત્યાં એ અલગ વાત છે પણ અહીંયા માત્ર જપ નથી એ મંત્ર દ્વારા એ યજ્ઞ નું યજ્ઞ ની અંદર જે પણ આવૃત્તિ નાખવામાં આવે છે ભગવાનની આરાધનાના રૂપમાં તો હવે યજ્ઞ ને જ તો યજ્ઞની અગ્નિ ને યજ્ઞની વેદી ને જે પૂરું યજ્ઞ છે એને યજ્ઞરૂપ હરિ મહાપ્રભુજી કહી રહ્યા છે તો પછી એને કોઈ જ જાતનું ભગવાનનું સ્વરૂપ ન માની શકે એટલે પણ મૂર્તિ રૂપ તો નથી ને એમ મૂર્ત રૂપ તો નથી ને જેમ આપણે ભૌતિક કોઈક રૂપ તો નથી ને એનું આદિ ભૌતિક નથી ત્યાં મંત્ર રૂપ આધ્યાત્મિક કહેવાશે અને આદિદૈવી કે પ્રકટ થશે જે યજ્ઞ પુરુષ એ કહેવાશે પણ મને સેન્સ એટલો જ લાગે છે અહીંયા મહાપ્રભુજીનો કહેવાનો કે ત્યાં આદિ ભૌતિક સ્વરૂપ નથી બિરાજમાન મૂર્તિ નથી મંત્ર છે તેને જ મૂર્તિરૂપ સમજવું એમ અહીંયા કહી રહ્યા અને એટલું જ કે છે કે મંત્રથી પણ સાક્ષાત્કાર થાય છે એમ એ કહેવાનું એવું લાગે છે મને મહાપ્રભુ આ થઈ રહ્યું હોય તો જેમ હું એ કહું છું કે આપણે જેમ જપ કરી રહ્યા છીએ કોઈ મંત્રનો કે પાઠ કરી રહ્યા છો ત્યારે તો ચલો એમ કહી દઈએ કે મંત્ર રૂપ ભગવાન પોતે છે અને ત્યાં સામે કોઈ સ્વરૂપની આવશ્યકતા નથી આપણે માનસિક રીતે એ મંત્રમાં જ ભગવાનનું ધ્યાન કરી રહ્યા છીએ અહીંયા તો એ મંત્રનો જપ માત્ર નથી પણ એ અગ્નિ છે એની અંદર એનું એના દ્વારા આહુતિ અપાઈ રહી છે તો મંત્ર દ્વારા ભગવાનની આરાધના છે પણ એ પૂરેપૂરો કર્મ માત્ર મંત્રથી તો કમ્પ્લીટ નથી થતું યજ્ઞની અંદર આહુતિ પણ દરેક પડાયેલી છે તો યજ્ઞ જે છે એ પોતે યજ્ઞરૂપ હરિ છે હવે યજ્ઞરૂપ હરિ જયારે આપણે કહી રહ્યા છીએ તો એનું આધિવેદિક સ્વરૂપ પ્રકાશ થશે એ માની લો ને આધ્યાત્મિક સ્વરૂપ જે છે એ મંત્ર દ્વારા ભગવાનની જે આરાધન છે એને માની લો ને ભૌતિક મને માત્ર એટલું સમજાય છે કે ધાતુ કે શિલાની મૂર્તિના સેન્સમાં અહીંયા વાત નહીં હોય પણ યજ્ઞ જે થઈ રહ્યો છે એ એ કોઈક જાતનું ભગવાનનું ભૌતિક તો ભૌતિક થઈ પણ એ કોઈ જાતનું સ્વરૂપ તો એને માનવું પડશે કે માત્ર એને સાધન તરીકે જ માનવામાં આવશે જી જી કેસે હવે હલો અમૂર્તકમ એ શબ્દની અહીંયા એ રીતે વ્યાખ્યા કરી છે શ્રી મહાપ્રભુજીએ કે મંત્રોક્ત વ્યતિરિક્ત પ્રાકૃત મૂર્તિ ગતિકમ तो आज ऊपर वासुदेव गायत्री कही ये वासुदेव गायत्री से मंत्र रूप मंत्र मूर्ति से अतिरिक्त अन्य कोई प्राकृत मूर्ति अहिया तो ये रीते कर रूप में साक्षात्कार करे भगवान एक साक्षर એને માત્ર સ્વરૂપ ના હાથમાં બીજું કોઈ આપણને જેવી રીતે ગોચર આપણા ઇન્દ્રિયોથી ગોચર હોય તે પ્રકારનું જે અન્ય મૂર્તિ રૂપ છે એ રૂપથી ભિન્ન પ્રકારનું આ અપ્રાકૃત મૂર્તિ રૂપ છે એમ સમજવાનું એટલે યજ્ઞ વગેરે છે યજ્ઞનું ખાલી તો પછી ત્યાં એમાં ખાલી આવે દેવે થોડું એટલું કે કર્મ ભગવદ રૂપ છે એનાથી એનાથી આપણે મૂળ નથી મૂળ વસ્તુ સમજવાની અહીંયા એ છે કે આગળ જે પાંચરાત્રોક્ત મંત્રનો વિડીયો અહીંયા બતાવ્યો આ પાંચરાત્રોક્ત જે ગાયત્રી છે એ ગાયત્રીનો વિડીયો તેમાં છે તો એ બતાવી રહ્યા છે કે એનો વિડીયો કોઈ યજ્ઞ હલો હલો હા જે એ આ સાડત્રીસમાં શ્લોકમાં મને એક બે ક્વેશ્ચન છે જે ગઈકાલે જે થયો ને સાડત્રીસમો શ્લોક એમાં એક તો અહીંયા એવું કહ્યું છે કે આ આ એટલે કે આ જે મંત્ર જે છે આ શ્લોક આ નમો ભગવતે જે છે તે નારદે ઉપાસના કરવાની ભગવાનની ગાયત્રી છે હવે એમાં એટલે નારદે ઉપાસના કરવાની એમ કેમ અહીંયા વિશેષણ કરેલું છે કારણ કે ભગવાનની ગાયત્રી છે હવે એમાં વિશેષણ કેમ આવ્યું નારદે ઉપાસના એટલે નારદ સિવાય કોઈ આ ગાયત્રીનો ઉપયોગ નથી કરતા એમ થયો એનો મતલબ કે નારદજી એ કરેલી ગાયત્રી છે એમ એનો મતલબ થયો શું થાય છે એનો મતલબ નારદજીએ આ મંત્રથી ઉપાસના કરી હતી એક ઇતિહાસ બતાવી રહ્યો હા અને બીજી એક અહીંયા આજે લાસ્ટ સેન્ટેન્સ છે ને કે ચારે રૂપ વાળાના ચારે રૂપ પણ ભગવાન છે એટલે જે ચતુર્મૂર્તિ વાસુદેવ સ્વરૂપનું જે અહીંયા આગળ નારદજીએ જે ગાયત્રી છે એ જે ઉપાસના કરી છે એ ચારે રૂપ વાળાના ચારે રૂપ પણ ભગવાન છે અર્થ છે એવું લખેલું છે અહીંયા આગળ ચ અને શબ્દથી હયગ્રીવ વગેરે બીજા સ્વરૂપોનો પણ સમાવેશ કરેલો છે આમાં આપે જે ખુલાસો આપ્યો ને જે એ મને નહીં સમજાયો કે આ સ્વરૂપની અંદર બીજા સ્વરૂપોનો સમાવેશ કરેલો છે એમ અહીંયા કેમ કહ્યું છે જે ભગવાનના અવતાર છે જેમ આ વ્યૂહ છે એ વ્યૂહ ને પણ અહિયાં ભગવદરૂપ જાણવાના છે તેવી રીતે અન્ય જે ભગવાનના અવતારો છે એ પણ ભગવદરૂપ જ છે અને એ બધાનું આના દ્વારા ધ્યાન માની લેવાનું હા બસ એટલે અહીં એવું સમજવાનું છે કે આ જે ચતુર્મૂર્તિ સ્વરૂપ જે વાસુદેવ નું જે ઉપાસના નારદજી કરી રહ્યા છે એની અંદર બીજા બધા ભગવાનોનો અવતાર પણ આની અંદર માની લેવાનો એવું સમજ એવું સમજવાનું છે જે આની અંદર હા હા જી હવે અહીંયાથી કલ્પેશ નો છે જે શ્લોક આડત્રીસ ઓગણચાલીસ નો અરે મારો છે જે સોરી મારો છે કરું છે વ્યાસ ને એટલે એટલે અહીંયા છત્રીસમાં શ્લોક થી બે પ્રકારના કર્મોનું ફળ નારદજી અહીંયા બતાવી રહ્યા છે એક તો પંચરાત્રમાં કહેલા કર્મો ભગવદ અર્થ કરેલા કર્મો છે અહીંયા પંચરાત્ર કર્મો અને ભગવાનની આજ્ઞાથી આજ્ઞાથી કરાતા કર્મો એમાં અહીંયા આગળ પંચરાત્રથી કરાતા કર્મો થી ભગવત સાક્ષાત્કાર થાય છે એ પ્રમાણેનું વર્ણન કરી અને છત્રીસમાં શ્લોકમાં ભગવાનની આજ્ઞાથી કરાતા કર્મોથી પણ સંસાર થવાની શંકા રહેતી નથી અને સાડત્રીસમાં અને આડત્રીસમાં શ્લોકમાં પંચરાત્રમાં કહેલા કર્મોથી ભગવત પ્રાપ્તિ થાય છે એવું કહીને હવે ઓગણચાલીસમાં શ્લોકમાં નારદજી કહે છે કે આ આખું વૃત્તાંત છેલ્લા કેટલા શ્લોકમાં ત્રેવીસ ત્રેવીસ શ્લોક થી નારદજી એ પોતાનું વૃત્તાંત ચાલુ કર્યું અહીંયા આગળ સુધી નારદજીએ જે કંઈ પણ કહ્યું એમાં પણ એમાં જો વ્યાસજીને શંકા થાય તો એ એવી પણ શંકા જરાક પણ ના થાય એના માટે હવે અહીંયા આગળ નારદજી આ ઓગણચાલીસમો શ્લોક કહી રહ્યા છે કે વ્યાસને સંદેહ ન રહે તે માટે આના ફલનો મેં જ અનુભવ કર્યો છે એમ નીચેના શ્લોકમાં કહે છે એટલે આ જે પંચરાત્રથી પ્રાપ્ત થતું ફલ મહાપુરુષોની કૃપાથી પ્રાપ્ત થતું ફલ એ બધા ફલનો મેં અનુભવ કરેલો છે અને મને ભગવત પ્રાપ્તિ થઈ છે એવું નારદજી પોતાનું પોતાનો અનુભવ કહી અને વ્યાસજીની શંકાને નિર્મૂળ કરવા માંગે છે એ અહીંયા કહી રહ્યા છે ઇમમ સ્વનિગમમ બ્રહ્મન અવેત્ય મદનું સ્થિતમ અદાન મે જ્ઞાનમ ઐશ્વર્યમ સ્વસ્મિન ભાવમ ચ કેશવ નારદજી કહી રહ્યા છે હે બ્રહ્મન આ પોતાની આજ્ઞા મેં પાડેલી જોઈને કેશવે મને જ્ઞાન ઐશ્વર્ય અને પોતાના વિશે પ્રેમ આપ્યા એટલે નારદજી અહીંયા કહી રહ્યા છે કે આ પોતાની આજ્ઞા એટલે ભગવાનની આજ્ઞા મેં પાળી છે એવું જયારે ભગવાને જોયું એટલે કે ભગવાનનું સતત શ્રવણ કીર્તન સ્મરણ કરવું એવી જે આજ્ઞા કે પંચરાત્રમાં કહેલા મંત્ર વડે ભગવાનની ઉપાસના કરવી એ જે આજ્ઞા કે સત્પુરુષોનો સંગ કરવો કે સંસારમાં આસક્તિ ના કરવી વગેરે જે ભગવાનની આજ્ઞા છે એ બધી આજ્ઞાઓ મેં પાળી છે એવું જોઈને કેશવે એટલે કે ભગવાને મને જ્ઞાન ઐશ્વર્ય અને પોતાના વિશે પ્રેમ આપ્યા પોતાનો નિગમ એટલે કે નિગમ એટલે કે વેદ એટલે કે આજ્ઞા એવો અર્થ છે એટલે પોતાનો એટલે ભગવાને કહેલી ભગવાને કહેલી આજ્ઞા એટલે કે વેદ વેદમાં વેદની આજ્ઞા મેં પાડી એ એવો અર્થ છે એ આજ્ઞા મેં નારદે પાડી પંચરાત્રમાં કહેલા માર્ગનું પહેલાના જ કલ્પમાં આચરણ કર્યું ત્યારે ભગવાને મને જ્ઞાન જ્ઞાન આપ્યું એટલે પોતાના પૂર્વજન્મની વાત યાદનું સ્મરણ કરી નારદજી કહે છે કે પંચરાત્રમાં કહેલી જે ઉપાસના વગેરેની જે કરવાના જે આજ્ઞા હતી એ મેં ગયા આગલા જન્મમાં જ પાળી લીધી એનું આચરણ કરી લીધું અને તેનાથી મને ભગવાને જ્ઞાન આપ્યું અને બ્રહ્માને અને શંકરને આપેલ તેમ ઐશ્વર્ય અને ભક્તિ આપ્યા એટલે ભગવાને બ્રહ્માજીને ઐશ્વર્ય અને ને ભક્તિ આપ્યા એ પ્રમાણે મને પણ ભગવાને ઐશ્વર્ય અને શક્તિ પણ આપ્યા અને જ્ઞાન પણ આપ્યું એટલે આ પ્રમાણે નારદજીને જ્ઞાન ભક્તિ ઐશ્વર્ય વગેરે ભગવાન ભગવાને આપ્યા તે કેશવ શબ્દથી કહેલ છે એટલે કેશવ શબ્દ ની અહીંયા અર્થ બતાવી રહ્યા છે કે ક એટલે બ્રહ્મા અને ઈશ એટલે શંકર નું વમ એટલે કે સુખ થયેલ જેનાથી તે કેશવ એટલે એમને ભગવાને આપ્યા એમ નહીં કહીને નારદજી અહીંયા પર્ટિક્યુલર કેશવ શબ્દ ભગવાન માટે વાપર્યો છે કારણ કે કેશવ ની અંદર ક એટલે બ્રહ્મા અને ઈશ એટલે શંકર ને જેવું સુખ થયું એટલે બ્રહ્માજીને ઐશ્વર્ય આપવાથી પ્રાપ્ત થવાથી શંકરને ભક્તિ પ્રાપ્ત થવાથી જેવું સુખ થયું એવું સુખ ભગવાને મને આપ્યું એ એવા એ એવું અહીંયા નારદજી વ્યાસજીને કહીને વ્યાસજીને નો સંદેહ બિલકુલ નિર્મૂળ કરી રહ્યા છે જે જે અહીંયા સંપન્ન થયું જો કોઈને આમાં ન હોય જિજ્ઞાસા તો આગળ લઈ પ્રણામ એવી રીતે સર્વ કર્મો નો નિર્ણય કહ્યો એમ સર્વ સર્વસિદ્ધ કરીને નીચેના શ્લોક નો સંહાર કરતા નિર્ણય કરેલો ઉપદેશ કહે છે ત્વમપ્ય વિશ્રુતમ વિભો સમાપ્ય તે યેન વિદાંભુ વિદાંબુભૂત્સિતમ આખ્યા હિ દુઃખે મુહુર્દિતાત્મનામ સંકલેશ નિર્વાણમ ઉષન્નતિ નાન્યથા હે ઘણું શ્રવણ કરેલા એટલે હવે નારદજી વ્યાસજીને કહી રહ્યા છે કે તમે ઘણું બધું શ્રવણ કરેલું છે જેનાથી જ્ઞાનીઓના જ્ઞાનની ઈચ્છા સમાપ્ત થાય છે તે સમર્થ ચરિત્ર તમે પણ કહો એટલે અહીંયા જે ભગવાનનું ચરિત્રનો મહિમા બતાવેલો છે કે જ્ઞાનીઓની જ્ઞાનની ઈચ્છા પણ સમાપ્ત થઈ જાય પણ જે ભગવાનનું ચરિત્ર છે બહુ ઊંચું છે એનો મીન્સ ચરિત્ર ભગવાનનું ચરિત્ર છે એના વિશે કહી રહ્યા છે એ ચરિત્ર કેવું છે તો એ દુઃખથી વારંવાર પીડાયેલા જીવોનો જીવોના દુઃખનું નિવારણ હોવાનું કહે છે એટલે જે દુઃખથી વારંવાર પીડાયેલા જીવો છે એનું દુઃખનું નિવારણ કરવાનું આ ચરિત્ર છે બીજા પ્રકારે તેનું નિવારણ થતું નથી એટલે આ દુઃખનું નિવારણ આ કાળની અંદર બીજી કોઈ પણ રીતે થતું નથી જેમ મેં ભગવાનની આજ્ઞા પાડી તેમ તમે પણ પાળો હે ઘણું શ્રવણ કરેલા એ સંબોધનથી એમ કહેલ છે કે આજ્ઞાનું પાલન કરવાની શક્તિ તમને પ્રાપ્ત થયેલી જ છે અદંભ્ર એનો મૂળમાં જે છે શબ્દ એનો અર્થ બતાવી રહ્યા છે ઘણું વેદ વગેરેનું શ્રવણ છે જેમનું તેવા તમે છો સમર્થ ભગવાનનું વિસ્તૃતમ વિસ્તૃતમ કીર્તિ એટલે ચરિત્ર કહો વચમાં એટલે કે એકમાં જે બતાવ્યું છે વિસ્તૃતમ ચરિત્ર અને આખ્યાહી કહો એ શબ્દોની વચમાં આમાં મને ખબર નથી પડતી જે છે વચમાં ચરિત્રનું મહાત્મ્ય કહે છે કે જે ચરિત્રથી વિદ્વાન જ્ઞાનીઓની બુભુત્સિતમ એટલે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની ઈચ્છા અથવા હું જે જેવો અને જેટલો છું એટલે ભગવદ્ ગીતામાં અઢારમાં અધ્યાયના પંચાવન શ્લોકમાં જે ભગવાને કહ્યું છે એ બતાવી રહ્યા છે એવું જાણવાની ઈચ્છા સમાપ્ત થાય છે કારણ કે ચરિત્ર ઉત્તમ ભક્તિ ઉત્પન્ન કરીને તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ઉત્પન્ન કરે છે તેથી તમે ચરિત્ર કહો વળી સર્વે મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ તે દુઃખથી પીડાયેલાઓથી થઈ શકે તેવો નથી તેથી તેઓનું દુઃખ દૂર થાય તે માટે ચરિત્ર કહો સર્વ પ્રમાણ જાણનારો કહે છે કે ભગવાનનું ચરિત્ર કહેવાથી જ દુઃખથી વારંવાર પીડાયેલાનું દુઃખનું નિવારણ થાય છે અને આ વિષયમાં દુઃખીઓના દુઃખનો નાશ કરનારો બીજો ઉપાય નથી એમ બીજા પ્રકારનું થતું નથી શબ્દથી કહેલ છે ને જે જે આનંદાર એ જ કહે છે કે ભગવાનનું ચરિત્ર અતિ ઉત્તમ છે જેનાથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે અને એ ચરિત્ર જાણ્યા પછી જ્ઞાનીઓને જ્ઞાનની બહુ ઈચ્છા રહેતી નથી એ અહીંયા કહેલું છે અને એ ચરિત્ર સાંભળવાથી જે દુખ્યો છે તેમના દુઃખનું નિવારણ થાય છે હાજી જી અહીંયા સમાપ્ત થયો શ્લોક નારદજી ને જે ભગવત ના શ્રવણ કરવાની અપેક્ષા હતી તે સંબંધમાં નિરૂપણ અહીંયા સંપન્ન થયું કે પ્રભુના ચરિત્ર ને સાંભળવા માટે એમને વ્યાસજી ને વિનંતી કરી એ ચરિત્ર નું એવું નિરૂપણ કરવામાં આવે કે એના સંબંધમાં જેટલી પણ જિજ્ઞાસા છે એ બધી જિજ્ઞાસાઓની સંતુષ્ટિ થઈ જાય લાગે છે અહીંયા અધ્યાય પણ સંપન્ન થાય છે હવે આગળનો જે ક્રમ છે આપણો જૈવ પ્રબોધિની પછી ગુરુજીમાંથી આવ્યા પછી આપણો શક્ય બનશે ત્યાં સુધી આપણે આનું ચિંતન કરતા રહીએ